શું સમજે છે જ્ઞાન પોતાનું વિશેષ જ્ઞાન વિશેષ પરિણામ ઉભો થાય બીજી આના જડ વસ્તુ જે જગ્યા વિશેષ જ્ઞાન વિશેષ જ્ઞાન પરિણામ ભોવાય પરિણામ જગતમાં જીવ માત્ર દરેક જીવ અમેરિકામાં હોય ઇન્ડિયામાં હોય સુખ આ સુખ મળે છે ખરાબ પરમાનન્ટ જોઈએ પરમાનન્ટ જોઈએ પરમાનન્ટ એટલે આ ટેમ્પરરી જ્ઞાન ઉપવાનું છે એ બધા ગમે તો વિશે જ્ઞાન ઉપયા બીજા બધા જ્ઞાન છે આવડે બીજા જ્ઞાન આવડે આવે ને જયારે ખરાબ કરવાનો તો છે માટે રામ નથી આપડે ખરેખર આ છીએ ને ખાલી ટેમ્પરરી ઊંઘમાં ઊંઘમાં બાળકો જેમ બાળકો રમે રમે રમકડા રમે એવી રીતે આખી જગત પોતાનું હિતનું કશું કરતો જ નથી એની કરતો અને નિરંતર પરવર્તના દુઃખમાં રહ્યા દુઃખમાં રહ્યા અને ટકરાયા કરે ટકરાયા સંઘર્ષણથી આત્માની અનંત સંદર્શન વગર થાય સંઘર્ષ નથી ને દર્શન સંઘર્ષણ ચાલે છે સંઘર્ષણ ચાલે છે પ્રેમા પ્યાલાની નગર આવતો અને પણ જાય ઉઠી જાય તો નહીં અંદર સંઘર્ષણ થયા સંઘર્ષણ થયા થાય ને નથી કારણ કે જરૂર છે એના અન્ય ભાન નથી પોતાનું ભાન નથી પોતાનું ભાન નથી જાગૃતિ નથી જાગૃતિ નથી મારું કયું મારું પારખું કયું અને પારખું હું ચલાવું છું હું ચલાવું છું કોઈ બીજો કોઈ ચલાવે કોઈ બીજો કોઈ ચલાવે આજે તમે તમને એમ લાગે છે તમે ચલાવો છો એ લાગે છે તમે એવાનું કશું જ ચલાવતા કશું જ ચલાવતા એટલે ખાલી તમે માની બેઠા છો માની બેઠા છો તમે કશું જ ચલાવો કશું જ ચલાવો અને તમારે જે ચલાવવાનું છે ત્યાં તમને ખબર નથી ત્યાં તમને ખબર નથી તમારે જ્યાં પુરુષાર્થ છે ત્યાં પુરુષાર્થ પુરુષાર્થ ચાલે છે કુદરત બરોબર ચાલે છે સંઘર્ષ બાબતમાં વિગતથી સમજાવો ને વિગતથી સમજાવો ને સંઘર્ષ બાબતમાં વિગત સમજાવો સંઘર્ષ વગરની જગ્યા બતાવો જગ્યા બતાવો પેલા સંગ્રહ

ઓછેતા નિશાન નહીં ઓછેતા નિશાન નહીં ભરણ ટકરાયા જાણી નાખે એટલે જાણી નાખે એ ટકરામણ પણ ટકરામણ ના કરવા જેવી નહીં માટે કરતા નાના માટે કરતા નાના માટે માણસો કરતા હતા એમ આપણે બીજી વાતો એને માટે જ વાતો કરતા આધ્યાત્મિક એમનું મારું ધર્મનું મારું ધર્મ હા મારું દાદા નો બધું બહુ ઓછું ને બહુ બહુ ભરેલું ને બહુ ભરેલું ભરેલું ભરેલું ભરેલું લાગે ખરું અત્યારે નહીં એની વાત આસત ના મૂકવા દે ને આસત ના મૂકવા દે ને મને કહેતો હતો મને ખોટું રજો રજો આગળ હળવું બોલ શબ્દ જબરદસ્ત થાય મોઢે બોલને લાગતું માટે ભૂમકારી માટે તેની વર્તે છે શુદ્ધ પ્રતિ કહ્યું ભગવંતે દર્શન તે યમ નિયમમાં જે રીતે બીજજ્ઞાનની જે ભૂમિકા બતાવી એ આ ની ભૂમિકા હા એ મોટા મોટી ભૂમિકા ભૂમિકા મોક્ષ તેનું બીજું નામ ચારિત્રની ભૂમિકામાં આવે હા એ ચારિત્રની ભૂમિકામાં આવે પણ તે પૂર્ણ ચારિત્ર નહીં જવું પૂર્ણ ચારિત્ર લાગે છે ચારિત્ર ની ભૂમિકા તો કરી મોહીની સાથે પણ ભૂમિકા તો કરી લક્ષ્ય ચારિત્ર અને આ રીતે પ્રસિદ્ધ ભૂમિકા છે આ થાય તો બહુ ઘણું કહેવાય આ થયું ને ઘણું કહેવાય એમ આવી પ્રતિથી ગુજરાતમાં તો શબ્દ તેને સમજાય અને આ બધું ન આવ્યું એમ પછી શું થાય અસંગ ને ભિન્ન થઈ જાય કે પૂર્ણ ચારિત્ર કરવું અસંગ ને અસંગ થઈ જાય ભિન્ન થઈ જાય તો એ પૂર્ણ ચારિત્ર ખરું પ્રતિચિહ્નો બેસે એટલે ચારિત્ર ની ભૂમિકા તૈયાર થઈ જાય ચારિત્ર ભૂમિકા ધીમે ધીમે તૈયાર થાય પણ એ તૈયાર ક્યારે થાય ચારિત્ર મોહની જેમ ઘટે ને તેમ થાય એટલે મોહની ઘટતી જાય અને શુદ્ધ ચારિત્ર વધતું જાય હા જેમ મોહની ઘટતી જાય એમ વધતું જાય પણ આ જયારે સંકેત થાય છે ને રહ્યું શું કે દર્શન દર્શન મોહની પસાર થઈ ગયું આપણું નામ દર્શન કેમ એટલે હવે દર્શન વસ્તુ ખરાબ થઈ જશે સાહેબ થઈ જશે કેવું ભૂમિકા કરી

મહાત્માઓની અંદર હોય આક્રમણ હોય કોમન ત્યારે પછી બે ડિગ્રી મેં મારા કરાર લઈ ગયા મેં એના કરાર મારી ચાલીસ ના હોય તો એ રે આ ચારિત્ર મોહની કરો દર્શન મોહની તો સમાપ્ત થઈ ગઈ હોય સમાપ્ત થઈ ગઈ હોય ના દર્શન મોહની આપણે એ તો આખી સમાપ્ત થઈ જાય પણ પેલા પેલામાં તો ધીમે ધીમે આસ્તે આસ્તે સમાપ્ત થાય આસ્તે આસ્તે પછી સંગીત

ક્રોધ માન માયા રોગ ન હોય ચારિત્ર ઘેર ના ત્યાં સુધી આર્ધ ધ્યાન રૂદ્ર ધ્યાન જાય આર્ધ પરિણામ કેવા થાય રૌદ્ર થાય રૌદ્ર પરિણામ રૌદ્ર ધ્યાન હોય ને છતાં આપણે એમને આ જ્ઞાન આપ્યું છે ને એટલે સાહેબ સંકેત છે શું છે લક્ષ્મણ હું શુદ્ધાત્મા છું એટલે એમને રૌદ્ર ત્યાગ ના હોય એટલે પહેલા બીજા જન્મ આવવાની કોશિશ થાય પહેલા બીજા જન્મ આવી જાય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તરફ વળે પાછા એ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તરફ પાછા વળે હા પણ વસ્તુ શું છે ક્રોધ થયો તો આપણે દીખો આપણે દેખ્યો એટલે આપણે અંદર રોજ ધ્યાન થયું ના એમને અંદર રૌદ્ર ધ્યાન ક્યારે કહેવાય કે ક્રોધ થાય ક્રોધ પણ ક્યારે કહેવાય કે જેની પાસે હિંસક ભાવ હોય પાપ વૃત્તિ હોય હિંસક ભાવ અને કાંતો હોય એ બે હોય તો ક્રોધ કહેવાય અને હિંસક ભાવ ને કાંતો ના હોય તો ગુસ્સો કહેવાય ગુસ્સો એ ચારિત્ર બોલી છે અને આ દર્શન બોલી છે ક્રોધ

આત્મા જ છે બીજું બધું છે જ નહીં તેને બધા માને કરે બધા મને જ છે રાગ બીજો જ આપણા છોકરા કોઈ મારી નાખ્યો એના છોકરા કોઈ મારી નાખ્યો હા હા એ મારતો જ નહીં મૂળ વસ્તુ મૂળ છે મતલબ નથી વસ્તુ જે નાશવન થઈ ગયો છે નાશવન થયા કરે છે બદલાયા કરે છે નિર્દોષ માનો કેવી રીતે વસ્તુ થઈ હકીકત થઈ નાશન થઈ નાશન થઈ નિર્દોષ જ દેખાય દેખાઈ જવું જોઈએ મારો મારો તે છોકરો ભાઈ છે મારો ના હોય તો તમે તેનો હોય ભગવાનની પાસે સમજાવી કારણ કે દૂર કરવામાં સમય જતો અમારે દૂર કરવી ના પડે અમને સ્પષ્ટ વેદન હોય આત્મા અને તમને અસ્પષ્ટ વેદન તો એટલે જાણે બારનું ગુમ થતું ધ્યાન બારમું ગુંઠાણું ભરું બારમા ગુંઠાણું હું તેર ભાગ નથી બારમા પણ મારું સ્પષ્ટ વેદન કેવું તમારું આ બધા અસ્પષ્ટ વેદન કેવું અસ્પષ્ટ આત્માનું વેદન ખબર પડે અસ્પષ્ટ ચાર પાયા એક અસ્પષ્ટ વેદન સ્પષ્ટ વેદન ચાર પાયા એટલે સ્પષ્ટ વેદન એટલે અમારું થાય નહીં હોય નહીં બધાને પરપરિણીથી ઉલેચવી પડે થાય નહીં કારણ કે એક અવતારમાં અનંત અવતાર સાધુ આવી આ એક અવતારમાં અનંત નું સાધુ આવવાનું છે વિજ્ઞાન અક્રમ છે જ્ઞાની કૃપાથી વસ્તુ પ્રાપ્ત કરાવી સીધી ડિરેક્ટ વસ્તુ જ પ્રાપ્ત થઈ ડિરેક્ટ મળી જાય વસ્તુ સીધી મહેનત છે નથી કરવી કે સ્ટેપ બાય સ્ટેપ નહીં પ્રથમ છે નહીં માથે માથે હોય ને જ્ઞાની તો જાય તમે બધું મને આપી દીધું હોય તો તમારું સસન જાય સસન ક્યારે ગાડી શકે માણસ સત્સંગ નીકળે નહીં આ દાડો બીજું કઈ શોધમાં શ્રીમદ નું વાક્ય છે બીજું કઈ શોધમાં શ્રીમદ નું એક સત્પુરુષ ને શોધી તેના ચરણ કર્મોમાં સર્વભાવ અર્પણ કરી ખર્ચ્યો જા અને મારી પાસે પણ એની પાછળ સત્પુરુષ ની વ્યાખ્યા આપેલી છે સત્પુરુષ જેના આત્માનો ઉપયોગ છે શાસ્ત્ર કઈ તકલીફ છે વિધિ કરીએ છીએ તે વખતે તમે અમને શું આપો છો તમારે સ્થિરતા આપીએ છીએ તમારે સ્થિરતા અને લાઈટ જાય નહીં લાઈટ ડીલ થઈ જાય દર્શન ને લઈ આવે કોણ કરે એટલે લગી અવશ્ય કરવી જોઈએ ચાલ કરી કેટલાક લોકો વખતે નહીં સમજે નાના ગામના ના જીવનો અધિકાર ન હોય તો પણ સદગુરુ ની કૃપા તો છે જ પાંત્રસ કરી આપે અધિકારી ને અધિકાર બનાવે એનું જ્ઞાન આત્મા છે ને એટલું જોવાનું હિન્દુસ્તાન નું એટલું જોવું પડે હિન્દુસ્તાન હિન્દુસ્તાન બહાર હિન્દુસ્તાન બાર વાળા એ આત્મા નહીં માનતા હોય ના માને કે ના માને એને અર્થ જ નહીં એ બહુ બધા ઊંડી વાત એટલે ઈસુ ખ્રિસ્ત જેવાની પ્રતિતિ નહીં થઈ ઈસુ ખ્રિસ્ત જેવાને પ્રતિતિ નહીં થઈ પુનર્જન્મને સમજતા નથી પુનર્જન્મના વિચાર પણ નથી આવ્યો તે લોકોને આત્માની વાત કામની નહીં વિચારવાની જ નહીં પણ કામ જ ના લાગે શરીર જ આત્મા માની ના ચાલે આ બધું જ આત્મા હું જ છું આ હું જ છું અને ભગવાને ક્રિયા બધું કરી મોકલ્યો છું આપડે ભેગા જુદા જુદું બધું કેમ દેખાય છે એવું બધું એને સમજાવીએ હું સાયન્ટિફિક રીતે સમજાવું છું કે કોઝિઝ ઇફેક્ટ છે કે ના એટલે બહુ આવ્યા એને ભગવાને અભવ્ય કહ્યા અભવ્ય ઘણા કાળ ઘણા ઘણા ભવ્ય થશે આવો છે પણ જો તેમાં રમણતા થઈ તો એ મોહ છે એમાં ડૂબી જાય તો એ મોહ બની જાય નિર્ભોહી બનવાનું સાધન છે વન ઓફ સાધન બધા સાધન નહીં એ સંપૂર્ણ સાધન નથી સંપૂર્ણ સાધન તો જ્ઞાની થયું બીજું કઈ કારણ કે જ્ઞાની પુરુષ ચાર વેદ ની ઉપર હોય ચાર અનુયોગ ની ઉપર હોય જૈનો ના ચાર અનુયોગ ની ઉપર હોય બહાર હોય અને ચાર વેદ ની બહાર હોય ચાર અનુયોગ

બહુ વખત આવે છે જાણો છે કે મને રજે રજ બાબત ની ખ્યાલ છે કે છે અઢાર અગિયાર સિત્તોતેર ખંભાત સાંજના ગાસીમાં પ્રાપ્ત થાય છે દાદા શું કે છે એમ પૂછે છે મહાપદ માં પહેલા તીર્થંકર જગત ભ્રષ્ટાચાર અમુક અમુક માણસ મેં કહ્યું ઓપન ના કર્યું શું કહ્યું ઓપન તો કરવું છે માં પેલા સમજાય જ નહીં મહાવીર કયા મહાપદ આ તો તમને કઈ મનમાં એવું ચાલો શું છે કોઈને આ તો ખબર સમજણ કેવું છે એટલે કવિને એમ લાગ્યું છે મને તો મને બધા પૂછે તમને શું લાગ્યું ના ભાઈ મને તો આ શું એ લાગે કે બીજું શું થઈ છે કવિને કઈ નિર્દેશ મળ્યો હશે ને એમ તો બીજા કારણો હોવું આપણે બીજા કારણો હોવા એના હતા છે બધા કારણો પૂરા બધા કોઈ કોઈ પદમાં એવા પુરાવા આપી દીધા અને ત્યાર પછી વળી એક જણ પૂછ્યું એક જણ આવ્યો હતો ક્યાં થઈ ગયા છે મને અત્યારે આપણે કઈ પદ પદ વાંચ્યા નતા એ કે મને આજે સપનું આવ્યું શું આવ્યું કે દાદા તમારે દાદા છે તો પહેલા તીર્થંકર શ્રેણીક રાજા રૂપે દર્શન થયા શ્રેણીક રાજા છે એક ફરાઈ ગયેલો પછી આવતો નતો આજે મને સપનું માં કહ્યું કે સવારે આ શ્રેણીક રાજા મારી ભગવાન ને કોઈ પણ વાત પૂછે ને તો એ સ્પષ્ટ જણાવતા હતા કોઈ પણ વાત પૂછે તો યથાર્થ રીતે જણાવતા હતા હવે આ બાબતમાં આપણે અમે પૂછીએ છીએ કે તમે કઈક જણાવો આપણે બધી વધારે ખબર નહીં ને કેવું જ્ઞાન નહીં પેલું કેવું જ્ઞાન નહીં હવે પછી થશે એવું કશું જ્ઞાન નહીં આપણું ઘડી પછી થશે એનું ખબર નહીં આપણે ડફો ગણી શું કામ છે આપણી પાસે મારી પાસે જે પદ છે ને એ સરસ છે પછી એટલું બધું મોટું મોટા મહાપદ નું બનાય કે તારે જ બનાવે તો બનાવે નોકરી નહીં આવે એટલે ના હાલે આપણું છે છે પર કે કોઈ જાય ધૂળ વાળું ધૂળ વાળું ધૂળી વાળું એક બદમાં નથી બહુ લોકો સમજતા નથી એટલે સારું નહીં તો જઈને તો અડી પડે બધા એક બે જણ પૂછેલું પાંચી કહી દો મેં શું વગર હું જોડાયેલો શું કહ્યું એ જણ ના એવું ગરીબ શું થશે એની ખબર નથી તો આગળ સંસારી લોકો એટલે ચાલુ રાખવું પડે એમ જ છે એને પ્રસાદ રૂપે ખાશે પણ ચડાવશે નહીં પ્રસાદ રૂપે ખાશે ખરા પણ ચડાવશે નહીં મેં એમને કહ્યું મોટા હોવાથી બોલવા એમ ને વિચારવાથી નહીં એમનો વાંધો વાંધો બધો આપણને છે આપણને બે ટકા જ માણસો બાકીના તો

સંસ્કૃતિ ઓછું આપણને જેટલું આપણને આપે તેના પર સહન કરવાની શક્તિ હોય તો આપણે કરો શક્તિ સહન શક્તિ ના હોય તો પછી રવા દો આપણી શક્તિ જોઈ લેવી જોઈએ અહીંયા બેન તો કશું હશે નહીં તું તું ભી હતો આમ કુ કાટના આમ શું કુ કાટે કઈ વાંધો જ નથી એમને દુઃખ લાગતું જ નથી મરઘો કાપે ને ત્યાં દુઃખ તો ઘસી ઘસી ધીમે ધીમે કાપે છે આપણે ગામમાં જતે કઈક લગ્ન હોય તો અમને તો લાડવા દસ મોકલાયો હોય અમને તો પાંચ મોકલાય ચાર મોકલાય વ્યવહાર વ્યવહાર પછી એક દાડો આપણે આપણે તો હોય ત્યારે એનો આવે આપડે ઘેર આ કાયદો છે ભગવાન તમને કયો ગમે <laughs> <laughs> એટલું શીખજો ને બસ બીજું શીખવા જેવું નથી આ ધર્મ જ દુનિયામાં બીજો કશો બીજાને સુખ આપો એમાં સુખી થશે આ સિનેમા કરો કઈ કમાવો તો પછી ત્યાં ગામમાં હોય થોડી બધી પછી અમારે કરીને આગળ પડવું બધું દિલ સારીએ બધું દિલ સારીએ ને તો ભગવાન આપણું દિલ સારે નહીં તો ગજુ કાપી દે ભગવાન કાપો દાદા ગજુ કપાઈ જાય છે દિલ સારવા જઈએ તો એક ખીસું કપાઈ જાય છે કે હા ખીસું ભલે કપાઈ જાય એ પાછલો હિસાબ હશે પણ તમે પાછલા હિસાબ હશે ચુસ્તે થાય પણ સારો એનો તો ફળ આવશે એની સો ટકા ગેરંટી લે ખવું કરી આવું એમાં તો છે નહીં અને આપેલું છે એ બધું મારે તો સુખ આવે છે મારો ધંધો જ છે કે દુઃખની દુકાન કાઢવી આપણે દુઃખની દુકાન કાઢવી નહીં સુખ કી દુકાન જયારે જોઈતું હોય તો ચૂક થઈ જાવ બરોબર અને કોઈ દુઃખ આપવા આવે તો આપડે કહીએ તો બાકી છે મારું લાવો લાવો લાવો મૂકી રાખીએ એ આપવા લઈ લઈએ હિસાબ આપણો છે તો આપવા નહીં તો કોઈ દુઃખ આપવા આવતું નથી મને તમને આપી જાય એની પાસે કશું ના રહે તમને આપી જાય પછી એની પાસે કશું ના રહે હા કારણ કે દુઃખ છે <laughs> એટલે એટલે તમને ઠીક લાગે કરો આપણે દુકાન એવી કાઢો સુખની તમે તો બહુ શરીરે મજબૂત પૈસામાં મજબૂત બધું કમાય એવા કપાતો એક લાખ મારે પૈસા પાડે એવા છે કુદરતની કૃપા કરી છે તમારે સુખની દુકાન કાઢો સુખની દુકાન કરી છે એટલે જ પાછું અને તમને કોઈ દુઃખ આપી જાય ને તો જાણવું કે ના બે ગાળો આપી ગયું એટલે પછી તમે પાંચ ધીરો હોય ને તો ફરી પાંચ પાંચ પાછી આવશે એના કરતા ધીરવાનું બંધ કરજો નવું ધીરવાનું બંધ કરજો જૂનું જૂનું આ જમા કરાવી જાય એટલે જમે કરજો નવા તો આપણે જ બંધ કરજો એમ તેમ પૈસા પડાવે બધાને હાય હાય લે ને મંસાજ નતા બધું જઈને એટલે પણ બધી હાય લે પછી મેં મારા તો આપડે તો આવ્યો મારો દિલ ખુશ થઈ ગયો દર્શન કરવા માંડ્યો પછી મેં માથે હાથ મૂક્યો હવે સુખની દુકાન કાઢો દુકાન બહુ દુઃખ મને કીધું સુખની દુકાન હા કે શું કરવાનું મને કહે કાલથી આવું સુખ આપવું દુઃખ આપવું નહીં કોઈને શરૂ કર્યું આજે બહુ સુખી દુકાન પૈસે કે બધી રીતે અને દુઃખ ના દુઃખ આપનાર ને તો કોઈ દાડો કોક સરો બાય દે રાજુ બેહી હોય સમજ ને આજે વેર વાળો છે ને એમને નથી વાંચતા અને મારી ઉપર તો મેં વચ્ચે કહ્યું હતું લોકોને કે કોઈકને ભીડ હોય તો મને કહેજો તો હું તમને આપીશ પાંચસો રૂપિયા એક ડોલ મારીને પાંચસો લઈ જાઉં એવું કહ્યું તક ના બાબ મારે ભીડ હશે તો તમને પાંચ ડોલ આપી તો મારે ક્યાં છો એવી કન્ડિશન કેમ મૂકી પણ હે એવી કન્ડિશન કેમ મૂકી કન્ડિશન એવી કેમ મૂકી તમે આ લોકો ભીડ હોય તો માણસો નથી લેવાતો એને મારવાય તૈયાર નથી મારી મારી જોખમદારી કોણ લે તમને મારીને હું જોખમદારી ક્યાં પડું તો તને હવે ને એટલે આવું જગત છે તમે મારવાનું કહો તોય નહીં મારે તો આપતા આપતો ના મારે મફત ગોલ આપી જાય તો શું કોન્સે આપતો એટલે આવું છે જરાક કઈક એવું કરો પંચારી માણસ એ ભાઈ પેલા બીજા મેં જોયા હતા ને હીરા વાળા નરમ થવું જોઈએ આપણે હા બરાબર કેરીઓ આવે તો ઊંચો થાય છે કે નીચો રમત હા ફળ આપવા તૈયાર છે તો ઊંચો નમીને આપે અને આપણા લોકો ક્યાં લાગ્યા પાંચ પચાસ લાખ લાખ રૂપિયા ખબર હોય એમ ચા પીકાડી ફરી અને આબો બધા સાથે લઈ કરતો નહીં વાત તમને માફક આવે છે વાત ભાવજો તો આત્મનિવેદન કર્યું આટલું બધું લખીને આવ્યું છોકરો મરી ગયેલો પ્રયત્ન કેમ તમારો જવાબ ભાષાનું કેવાય ઉત્સાહ તો એનું નામ કેવાય કે જે અવશ્ય થાય છે પુરુષ નો અર્થ અવશ્ય થાય એનું નામ પુરુષાર્થ આ તો થાય કે ના થાય આ તો પુણ્ય પુણ્ય પુણ્ય હોય તો આપણું થાય અને પાપ હોય તો ના થાય એ બધું પ્રયત્ન આપણે કર્યા કરવો તમે જોયું ને એ બધું એના આધીન છે તે તાબે છે કોને તાબે છે આપણા લોકો એને પ્રારંભ કહેતા હોય કે એ કહેતા હોય આપણા હાથમાં સત્તા નથી આ જયારે આત્મા રૂપે થાય ત્યારે પુસ્તક કહેવાય હું આત્મા છું શુદ્ધાત્મા છું એવું ભાન થાય ત્યારે પુરુષ થયો ત્યાર પછી પુરુષાર્થ ચાલુ થાય તે આ સંસ્થાનો પુરુષાર્થ નહીં પેલો પુરુષાર્થ તારે પેલો પુરુષાર્થ ચાલુ થયો છે ને એને સમજ પડી સમજ પડી ગઈ સમજ પડી ગઈ વાતચીત તમે અને દુઃખ કોઈને ગમતું નથી બિલાડી મોકરાનું કોઈ જેને દુઃખ ગમે ખરું ઝાડને દુઃખ ના ગમે જો કાપવાનું કાપીએ ને તો એને દુઃખ થાય છે પછી ચીમરે જાય બિચારું દુઃખ ના સહન ના થાય એટલે દુઃખ ગમે નહીં તે સુખ કોણ છે જીવ માત્ર એ સુખ એને મળે છે પણ તે કહે છે કે આવું નહીં મળ્યા પછી દુઃખ ના આવવું જોઈએ સુખ આવ્યા પછી પાછું દુઃખ ના આવવું જોઈએ કેમ એમ કે નિરંતર સુખ જોઈએ કે કાયમ માટે સુખ હોય તો હોય તાર નિરંતર સુખ તો આ ચીજ વસ્તુઓ ના હોય આ બધી નાશવંત વસ્તુઓ એટલે આત્મામાં નિરંતર સુખ છે તે આત્માનું જ્ઞાન પામો એટલે નિરંતર સુખ તમને પ્રાપ્ત થાય મારે થયું કેવું મન બન ઉપાધિ હોય નહીં એટલે એનું નામ મોક્ષ કહેવાય મોક્ષ એટલે નિરંતર સુખ એવી કઈ ભૂમિકા નથી તો આગળ બીજું બાર શાંતિ અંધારામાં કઈ બારગામ જતા હોય ને મહી તમને અશાંતિ થઈ તો જાણું બારવટિયા મળવાના તૈયારી થઈ મય અશાંતિ થઈ ગયું અંતસ્કર્મ જે થાય ને એવું બહાર થાય એટલે ભાઈ ને કહ્યું સત્સંગમાં બેઠો ને ઉત્સાહથી બહુ ભારે પહેલા તારે એટલા આનંદમાં આવી ગયો તે બીજા તો આવ્યો તો આવ્યો પણ એને બધા જોડે ચાર ને થઈ ને આવ્યો નહીં ત્યારે જ બધા આનંદમાં આવી ગયા અગિયાર ઓગણીસો સિત્યોતેર ખંભાત સવારે ગાયું નથી બોલવું એ ગુનો છે વાંધો છે વાંધો નથી નિશ્ચયથી વાંધો છે કે મને પરિણામમાં વાંધો છે તે ગુનો અને વાંધો નથી નિશ્ચયથી બોલવું એ ગુનો છે વ્યવહારથી બોલાય શું કહ્યું આ બધા નિશ્ચય વાક્ય બોલે બધા નીચે વાક્ય વ્યવહારમાં વ્યવહારમાં વ્યવહાર જ બોલાય નીચે વાક્ય નીચે વાક્ય નીચે વાક્ય આગળ કરો નિશ્ચયથી કરાવે નિશ્ચયથી ત્યાગ કરવો તો ત્યાગી જ છે નિર્લેપ જ છે શું છે નિશ્ચય તો ત્યાગી જ છે નિર્લેપ જ છે આત્મા ઉપલબ્ધ સુપર પ્લેયર સુપર પ્લેયર એક વસ્તુ બીજી પણ છે ને કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને એવું કઈક બોલવું છે પણ બરોબર નથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આવું કઈક બોલવું એના એ બાબતોમાં આપણે પોતે એ રાખે કશું બોલે નહીં તેની બધું આત્મા વ્યવહારથી કરતા છે સગા વ્યવહારથી અમદાવાદ તીર્થંકર બે ની નીકળે તીર્થંકર ત્રણસો સાત ડિગ્રી ના ફૂલ માર્ગ વાળા